એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અનુજ વાર્તા સાંભળે છે આવો આવો અનુજભાઈ તમે તો રોજ વાર્તા સાંભળો છો ને ભાઈ સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનું છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે રાજા હરિશ્ચંદ્ર ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં હરિશ્ચંદ્ર નામે એક ઘણો સાચો અને દાનેશ્વરી રાજા થઈ ગયો હો ભાઈ એ તો ખૂબ દાન આપતો બધાને એક વખત તેની નગરીમાં બહુ દુકાળ પડ્યો ખૂબ દુકાળ પડ્યો વરસાદ વરસે નહીં વરસાદ વરસે નહીં એટલે ખેતરમાં ને વાડીમાં પાક થાય નહીં લોકો તો ભૂખે મરે રાજાએ પોતાની પાસે હતું તે બધું વેચીને પોતાની પ્રજાની સેવામાં વાપર્યું હો પોતાની પાસે જે કાંઈ હતું તે બધું વેચી મારીને પોતાની પ્રજાનું પેટ ભર્યું એટલે એની પાસે તો એક ફૂટી બદામ સરખી ન રહેતા એ તો ખૂબ કંગાળ થઈ ગયો એ પોતે ગરીબ બની ગયો હવે ઈશ્વરનું કરવું એટલે દેવતાઓને પણ એ જ ઘડીએ આ રાજાનો ધર્મ અને એની સચ્ચાઈની કસોટી કરવાનું સૂજ્યું બોલો બધા દેવતાઓને થયું કે જોઈએ તો ખરા આ હરીશચંદ્ર કેવડો મોટો દાનેશ્વરી છે હવે તો એની પાસે દાન આપવા માટે કંઈએ નથી હવે શું દાન આપશે ચાલો એની પરીક્ષા લઈએ એટલે એક દેવ વેશ બદલી પોશાક બદલી સાધુ થઈને રાજા પાસે ભીખ માગવા આવ્યો ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી ઘરમાં જે હતું તે બધું રાજાએ ભિખારીને લાવીને આપ્યું ભિખારીએ ફરી માગ્યું ભિક્ષાન એટલે રાજાએ પોતાના દાસ દાસીઓ વેચી પોતાના નોકરો વેચી જે કાંઈ ઉપજ્યું તે ભિખારીના હાથમાં મૂક્યું કે લો ભાઈ આ લઈ લો ભિખારી ફરી બોલ્યો મહારાજ આટલાથી મારું કામ નહીં થાય કહેતા હો તો આ પાસે તમારો સેવક રહે છે તમારી બાજુમાં તમારો નોકર આ તમારા નોકરને ત્યાં જઈને ભીખ માગું પણ રાજાના ભિખારીને રાજાના જ નોકર આગળ હાથ લંબાવવો પડે તેની મને શરમ આવે છે મહારાજ આ સાંભળતા વેદ હરિશ્ચંદ્ર જાતે સાધુની સાથે પોતાના નોકરને ત્યાં ગયા અને પોતાની જાતને એને ત્યાં ગીરો મૂકી કે આજથી હું આ મારા નોકરનો એ નોકર એ કહેશે એમ હું કરીશ એમ કહીને તેણે સાધુની માંગણી પૂરી કરી સાધુ પોતાને ઘેર ચાલતો થયો અને નોકરે આ રાજા હરિશ્ચંદ્રને સ્મશાનના કામ પર મોકલી દીધો પેલો નોકર હતો ને એ તો સ્મશાનમાં મરેલા લોકોની ચિતા સળગાવવા માટે દેવતા આપવાનું ને મળદા બાળવા આવનાર પાસે વેરો વસૂલ કરવાનું કામ કરતો હતો હો ભાઈ થોડા દાડા રહીને હરિશ્ચંદ્રનો એકનો એક દીકરો રોહિતાશ્વ ગુજરી ગયો રાણી આ દીકરાના શબને બાળવા માટે સ્મશાનમાં ચિતા ખડકતી હતી રાજાએ એની આગળ આવીને વેરો માગ્યો કે તમારે અહીંયા સ્મશાનમાં ચિતા સળગાવવી હોય તો વેરો ભરવો પડશે પૈસા ભરવા પડશે હવે આંસુ ભરી આંખે રાણી બોલી સ્વામી આ શરીર પર પહેરેલા આ એક લુગડા સિવાય મારી પાસે બીજું કાંઈએ નથી રાજાનું તો દિલ હાલી ગયું હો પણ તે ડગો નહીં હિંમત રાખીને એ તો બોલો રાણી માફ કરજો પણ હું લાચાર છું ચિતા સળગાવવા માટે દેવતા આપતા પહેલા વેરો વસૂલ કરવો એવો મારા ધણીનો હુકમ છે મારા માલિકનો હુકમ છે અને મેં મારી જાતને ત્યાં ગીરો મૂકેલી છે એટલે હું એનો નોકર છું તેનો અમલ કરવો એ મારો ધર્મ છે રાણી રાણીએ લુગડાના છેડા ઉપર હાથ મૂક્યો તે રાજા અને રાણીની સચ્ચાઈ એમનું આવું સાચું બોલવાનું વ્રત લોકોને મદદ કરવાનું વ્રત અને એમની હિંમત જોઈને ઉપર ભગવાન ને દેવતાઓ કંપી ઉઠ્યા હો કે અરે અરે આ તો બહુ સાચા માણસો છે પોતે આપેલું વચન પાળવા માટે શું શું કરે છે જુઓ પોતાની જાત વેચી નાખી એટલે દેવતાઓ પણ આ જોઈને કંપી ઉઠ્યા પછી તો વિમાનમાં બેસીને બધા સ્મશાનમાં આવી પહોંચ્યા રાજાના કુંવરને દેવતાઓએ સજીવ કર્યો જીવતો કર્યો અને રાજા રાણી ને કુંવર ત્રણેયની સાથે પેલા નોકરને પણ વૈકુંઠમાં લઈ ગયા વિમાનમાં બેસાડીને હો ભાઈ તો ભાઈ આવી આ વાર્તા હતી અને આ વાર્તા આપણા ગાંધી બાપુ નાના હતા ને ત્યારે બહુ સાંભળતા હો એમને તો આ વાર્તા બહુ ગમતી ભાઈ તમને પણ આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો